પૂનમ જયારે ચંદ્રમા આખો થાય પાછું પડવાના દિવસે એક આવ્યો એક આવ્યું ને તો પાછો એવો થતો જાય ત્યાંથી ઓછો થતો થતો દેખાય છે એ વાત વાંખે દેખાતી વાત છે ખરી રીતે ચંદ્ર ને એવું બન્યું નથી ચંદ્ર એ રીતે બનતું છે Inner, inner now, let me say what are I saying. Really speaking, Matthew, Sugayu. No, it's not really like that. So it's cool, isn't it? I know, Pidit says it. Chandra evo nati, I know, Pidit says. And I know, it is. Face. Pidit of the moon, not Chandra evo nati. Moon the complete says. Sampurna says. Evo plate se, but I thought Pidit says. Right? You, you. Who complete it, but I Pidit says.